ઉઘાડ હોય ઘાટ એટલે શું આ જે સંકેત પ્રતિથી બેઠી છે પ્રતિથી બેઠી છે એ કોક ઉપર દબાણ કરે કોઈ અવળું સમજાણ પાડે ફલાણું પાડે બહુ દબાણ આવે તો એ સાથે સોટીઓ આમ થાય આમ આમ થાય આમ થાય આમ વળે આમ વળે પણ સ્થાન છોડે નહીં એમ ગાઢ કેવું કેવાય સંરક્ષણ સ્થાન છોડે નહીં બધી રીતે પેલો આડું અવડું સમજાવે તો આમ વાપી ચૂકી થઈ જાય પણ એનું સ્થાન છોડે નહીં એનો અવઘાટ કહેવાય અને અવઘાટ તો વાંકી ચૂકી ના થાય ઉલટો જે કરવા આવ્યો ને તે હમો થઈ જાય જે વાંકી કરવા આવ્યો ને તે હમો થઈ જાય ઉલટો એનો અવઘાટ તો તીર્થંકર ભગવાન ને હું કરતા નથી એ ભાન એ અવઘાર સંકેત નું છે ભાન શું છે નહી તો કમિક માં છે નથી કરતા એસી ટકા નો કરતા વીસ ટકા નો કરતા પંચ્યાસી ટકા નો કરતા અને પંદર ટકા નો કરતા અને આ તો હંડ્રેડ પર્સન્ટ કરતા કરતા વ્યવસ્થિત તાબામાં જો વિજ્ઞાન ની કેવી છે આમ મજા કેવી અને ચાયો પીતા ચાલ્યું ને ગાડું ગાડું ચાલ્યું ને કસાય દેખાતા હતા કે આટલું બધું માણસ હતું પણ કસાય બધું કે કસાય વગર નથી થયો કસાય વગર હોય નહીં બીજું જ્યાં વેળાવડામાં કસાય સિવાય બીજું હોય નહીં અહીં કસાય નો દર્શન ના હોય અકસાય ભાવ એ જ પરમાત્મા ભાવ છે શું છે જોયું પણ આપડે મળે છે અકસાય ભાવ દરેક ના મોઢા પર હાસ્ય કોઈ એવી વ્યક્તિ ન હોય કે જેના મોઢા પર હાસ્ય ન હોય કેટલી બધી જાય ગઈકાલે જ્ઞાન લીધેલા કલેક્ટર ને બધા હતા ડોક્ટર બધા ત્યાં આવ્યા બહુ સુંદર થઈ વાર ના લાગે ને માં હાથું દહીં પડે એટલે દહીં થયા કે રહે જ નહીં જો મીઠું પડ્યું હતું માં સાચું દહીં પડે દહીં થયા અને આનંદ આનંદ કસાય નો અભાવ એવું આ જો દર્શન કરે તો કલ્યાણ થઈ જાય પણ આવું કઈ થી લાયો દર્શન ઈચ્છાઓ બંધ બધું જ બંધ હતું જ્યાં સુધી બેઠા ત્યાં સુધી બધું જ બંધ દાદા મય સિવાય કશું જ નહીં તન્માયાકાર દાદા તન્માયાકાર શ્રીજમકા નું સમાવસન થયું ને હા એને આપણે એ જ આનંદ વસ્તુ હતો અદભુત આનંદ વસ્તુ દુષ્મકાળ માં સમોસન હોય છે ખરા દુષ્મકાળ માં પણ આવા સમોસન હોય છે ખરા હા અવસર કેવાય સમો સમ અવસર કેવો આ સમ અવસર હતો ને નહી તો કસાય અવસર હોય કેવું હોય આખો દાડો કચાય મોડા ઉપરથી આપણને લાગે કે કચાય છે એમ બે જોયેલા નહીં ઓલા કચાય જોયેલા બહુ જોયેલા કે ની ખાણ છે એમ નિરંતર લોભના જ કચાય હોય કેવા <laughs> નિરંતર લોભ ને મોહ મોહ ના કચાય મોહ ને લોભ બને આપડે તમારો ઉતારો પહેરેલો છે અમારી પોતાની સહી હોતી નથી સંજોગો લઈ જાય આ પૂછવા આવે એટલું જ કઈ એકદમ ઠીક લાગે છે કે પોતા પણ હોય તેને બંધ કરશે દાદાને તો એ ખબર છે કે પોતાનું નથી એટલે બીજાનું એવું જ છે પણ એને એમ છે કે ના મારું છે એમ એટલે એટલો ફેર છે એમાં નજીક માં ચિંતા વગર માણસ કોઈ દાડો હોય છે કે નહીં કોઈ દુનિયામાં કોઈ માદામાં ના આવ્યો માણસ ચિંતા વગર રહ્યો જ્ઞાનીય ચિંતા વગર રહેલા નહીં શું કે અંદર આનંદ છે ને બહાર ચિંતા એમ એમ અહંકાર ગયો ને પચાસ ટકા જ્ઞાન થયું તો પચાસ ટકા નિરહંકાર પંદર ટકા દો એ ક્રમિક માં છે એટલા માટે હા ક્રમિક માં છે જ ડકો ડકો અને કેટલા પુસ્તક તમને બંધાયા હોય પચાસ હોય તો પુસ્તક ને બંધાયા હોય પચાસ પચાસ પુસ્તક બંધાવતા કાયમ માટે અક્રમ માર્ગ જ હોવો જોઈએ શું કામ ક્રમિક માર્ગ હોય એમાં પહોંચાય નહીં જલ્દી ગોરી માર્ગ જ એ છે આક્રમ હોય નઈ આ તો કોક ઇનામી માર્ગ છે ઇનામ મળ્યા જેવું આ બોનસ કઈ કાયમ ના કરવું બહાર પણ દાદા અત્યારે તો ક્રમિક માર્ગ બંધ થઈ ગયો બંધ થઈ ગયો એટલે અક્રમ માર્ગ આવ્યો એટલે અક્રમ માર્ગ એટલે ધોરી કહેવાય ને ના પણ અક્રમ માર્ગ માંથી ક્રમિક થશે તે કેવું થશે અક્રમ ક્રમિક એટલે બહુ સુંદર આમાં સરળ અક્રમ મિશ્રિત કર્મિક એટલે સરળ માર્ગ નીકળશે કલ્યાણકારી જશે અચ્છા આપડે આપડી ભાષા આવી છે કલ્યાણ કલ્યાણ કહ્યું છે ને કે આ એક અવતાર છે પણ આત્મા આ દેહ છે તે આત્મા માટે ગળાય આ દેહ આત્મા માટે ગળાય છે હવે ભલે ને વેપાર કરતો હશે તો પણ ગળાય છે કોના માટે વેપાર કરતો હશે દેહ ના પોષણ માટે બરોબર ને અગર આયેલી પીડા ટાળવા માટે સ્ટાર્ટ થયેલો ડિસ્ચાર્જ થાય આયેલી પીડા કાઢવા તો કાઢી જ પડે ને નિરોધ આવશે આવે મજા તો બહુ આવે છે ને નહીં હા માથે આટલો કારખાનો જલસા છે જલસા દાદા દાદા સવારે પૂછતા હતા કે પરિચય અહીંયા પડે છે કઈ બધું અહીંયા તો જલસા છે અમારે એટલે દાદા પેલા પૂછતા હતા કારણ કે પડે છે તો કે ગમે ત્યાં જલસા છે દાદા ના રાજમાં હું તો જરા જોવો બધું ભાઈ હા <laughs> એવું છે કે નાના ગમમાં જાય ને તો સગવડ હોય ત્યાં જરાક થોડું જેટલું જવાનું હોય તો પછી ટ્રેક્ટર ટેલર માં બેહાડે અમને બેહાડ્યા હતા એટલે તીર્થંકર દ્રષ્ટિ રાખવી કેવી તીર્થંકર દ્રષ્ટિ કેવી હોય તાકાત ચાલવાનું છે શું કરશો પેલા કાદો કરતો તો સારું છે કે કંઈક ના ગાળું બેવાનું છે કંઈક હેડવા કરતા ગાળું સારું છે કારણ કે ગાડી છે કંઈક ગાળા કરતા ગાડી સારી છે જો અને પછી કે છે ખાવાનું તો ખીચડી ને કરી દે છે બઉ સરસ છે કારણ કે એમના હિસાબ કેવો હોય કે કોઈ રસ્તામાં લૂંટી ગયા તો એ શું કે લૂંટી લીધા એવું ના કે મારી પાસે શું બચ્યું એ કે શું કે મારી પાસે શું ગયું એવું ના બોલે મારી પાસે શું બચ્યું તા કે બે હાથ બે પગ મને માર્યો નહીં એવું જોઈએ એની દ્રષ્ટિ અવરી હોય એ કા કાપી દે બીજો તો છે ને બે વાંખ્યો છે આ બધું આટલો બધો સામાન છે એક ના જોઈએ અને આવડી દ્રષ્ટિએ તો બધા છે સમજાયું તમે કિશનકર હવે જોતા છે એટલે મેં તમને કહ્યું કે હા જે મળે તે બધું વ્યવસ્થિત છે અને બરોબર છે એટલે હવે હવે કઈ નાખી વ્યવસ્થિતમાં હોય બધું હવું તમે તો કરી નાખી ને તમે કરી નાખી ને દાદા મહાત્માઓ ક્યાંય પણ અગવડ સમજી શકતા નથી કે અગવડ છે કોઈ અગવડ લાગતી જ નથી કોઈ પણ મહાત્માઓ અગવડ લાગતી નથી કોઈ પણ સંજોગોમાં નથી લાગતી પણ એડજસ્ટમેન્ટ એકદમ એડજસ્ટમેન્ટ આવી જાય છે મન મને ખબર નહીં પડવા દેતા હા એને આખી રાતે કઈ ઊંઘ આવી હોય ખબર પડવા દેતા નથી મને એડજસ્ટમેન્ટ લઈ લે છે હા એડજસ્ટમેન્ટ લઈ લે મહાત્માઓ એટલે મહાત્માઓ છે દાદા કે છે એ વાત સાંભળી બધા ઘણી છે શાળાના શિક્ષણ થી એમને કહેવાય કે ક્લાસ અડધો ખાલી છે એમ બોલવાના બદલે ક્લાસ અડધો ભરેલો છે એમ કહેવાય પણ એ સમજમાં નતું ઉતરતું એ દાદાની પાસે આવ્યાથી પછી એ સમજમાં આવ્યું આપણે જે શિક્ષણ શિક્ષણ કરીને વાત કરી ને ગુણગ્રાહી એ પેલા એ સમજમાં નહોતું આવું દાદાના સંપર્કમાં આવ્યા પછી એ સમજમાં આવ્યું હવે કે આવું ગુણગ્રાહી બનવું જોઈએ ગુણગ્રાહી નહીં શું બચ્યું એ જુઓ બચ્યું છે આપડા તમે ચોરી થઈ તો દ્રષ્ટિ કેવી રાખી એટલે શું વાહનો ગયા દાગીના જો જોઈએ નહીં બાકી દાગીના છે તારે બધી હા નિરાશ થઈ ગઈ હે ચા બાપુ ખારો હે દાગીના બધા એ દ્રષ્ટિ આ દ્રષ્ટિ મને નાનપણ માંથી હતી આ તીર્થંકર દ્રષ્ટિ મને નાનપણ માંથી હતી એ દ્રષ્ટિ કોઈ દુઃખ નહીં આવે તમને સમજાય આ દ્રષ્ટિ તે બધું લઈ ગયા બધું લઈ ગયા ગોધરા હોવું લઈ ગયા વાહન વાહણ દાગીના દે બાકી છે વખત દાગીના લઈ જાય તો આપડે કઈ પેલી છોડીઓ બોડીઓ લઈ ગયા છે ને કે નહીં ભાઈ દ્રષ્ટિ કેવી છે એમની આવી જશે હા હા હું કઉ છું એવી જ છે ને આ સમજવા જેવી છે એ મૂળભૂત વાત છે મૂળભૂત છે એ મૂળભૂત વાત છે મને નાનપણ માંથી આ બે ગયેલો છે બહુ મજા આવે <laughs> એટલે દાદા એ વ્યવસ્થિત કાઢ્યું આ જાતની દ્રષ્ટિ દાદા ની હતી એટલે જ વ્યવસ્થિત નીકળ્યું વ્યવસ્થિત નીકળ્યું દાદા પાસે ત્યાં હા હા ગુણગ્રાહી આજે જે આ જે દ્રષ્ટિ છે એટલા માટે વ્યવસ્થિત જ્ઞાન તો અજાયબ વિજ્ઞાન છે કે અગ્રસ્વત તીર્થંકર લખ્યું છે કે જીવને અગ્રસ્વત રહેવાનો ભવિષ્ય સંગીત હોય તો અગ્રસ્વત રહે આપડે બંધ એક સ્ટેપ આગળ આવી ગયું શિક્ષણ કરવાનું જે સ્ટેપ હતું એના એક સ્ટેપ આગળ આવી ગયું આ વ્યવસ્થિત સંતાન છે તમે બે હજાર જોયે જોયા છો હા છે એ છે રતિભાઈ છે રતિભાઈ પણ સાથે છે ને હા રતિભાઈ છે બે ગાડીઓ શંકરાચાર્ય એમના સાધુ બધા મઠ ના ગયા ને બધા પેલા ફી ઉઘરાઈ લેતો હતો પેલા જમાનામાં બરોબર યુગરાઈ લે આપડા ગયા પછી કોઈ હાલતું નથી એમને એ પછી કામ વળગી પછી હા બુમા બુમ કરતા ચીડાયા કરતા લોકો લોકો હા શ્રદ્ધા વગર ના થઈ ગયા નકામા થઈ ગયા કયું ફેરાઈ ગયો આમ ચીડાયા કરતા બાજા ના મળે એટલે શું થાય ના મળે એટલે પોત ઉગાડવું પડે મળે તારે આમ લાગે સરસ ના મળે પોતું ગયું પડે ને ફેન મળે ફેન જોયેલી નહીં તમે જોયેલી ફેન જોઈ કે જોયેલી તો ઉભા રહેવા નથી ફેન આગળ ઉભા આપડે કોણું ગયું ને એ કોણા બધા જોઈ લીધા જો નહી તો ઉકળ્યા વગર અમારે અથડાયા વગર હે નઈ પણ અથડાયા હા બરોબર છે પ્રકૃતિ નથી પ્રકૃતિ વિરોધી હોવા છતાં પણ અથડાયા નથી બહાર પડ્યું નથી એ મેં જોઈ લીધું ત્યાં દાદા દાદા ને બધી ખબર કેવી પડી જાય બધી માર્કિંગ કર્યા કરું અમને ચીજ લાગે પછી એવું જોયા કરું અમને પ્રહલાદ ને ચીજ લાગે પછી જોયા કરું ના કશું દેખાય જરાય બહાર ના પડે આવેલું કાઢી અહીં આવેલું થઈ ગયું છે બધું માલ આપડે અને ઉજવણી લોકો તો દેવ લોકો ની અને દાદા ની કે તે દિવસે વરસાદ શરૂઆત થોડી મોટી શોભાયાત્રા નીકળી વરસાદ બંધ પણ છે વરસાદ પડવા માટે વાંધો નહીં બરોબર બહાર કાઢ્યું ને બંધ થઈ ગયું બાદ એક ટીપું એક પણ ટીપું આપણે પહોંચ્યા ત્યાં સુધી ના બીજું છોટાય પડે એક બહુ મોટા હજારી છે ને ખબર પડી દાદા ને શોભાયાત્રા નીકળવાની છે આપો તો તમારે કોઈ પૈસા આપવાની જરૂર તમે કોઈ એવા નથી કારણ કે એ તો પાછળ તમારો તમારો વહીવટ આવે આમ દર્શન કરવા આવું નહીં આવી રીતે નહીં જવાનું આવે અને અહીં તો અક્રમ નો માર્ગ છે કેવો છે કયો માર્ગ છે અને તમે ક્રમ નો દાખલ કરતો બધા કાયદા બધા તમારી ચીજ પોહાય અહીં તો આગી બાગી કશું ના હોય પેલા તમે આગી ચડાય ચડાય કરે ભગવાન ને કપડા એટલે અહીંયા અહીં અક્રમ વિજ્ઞાન જ ચાલશે આપણને વહીવટ આપણી પાસે રહેશે બધો આપણા મહાત્માઓની પાસે જ વહીવટ રહેશે બીજો બહારનો વહીવટ કોઈનો નહીં અને પૈસા બધા મહાત્માઓ કરી નાખે અને વચ્ચે તારે હા વાડીમાં વરસે વચ્ચે વર્ષે તારે તો પેલે આટલો વર્ચ્યો પેલે અઢી લાખ જેટલો વર્ચ્યો તો પછી બીજા તેર વર્ષ તારે વાડમાં હોવું પડે એટલે વાડમાં શું ખબર છું અમને એની હિસાબ જ નહીં ને વચ્ચા એટલે અમે કઈ ઓછા હિસાબ કરીએ છીએ અમે દરિયા હોવું વાંચીએ એનો એવો હિસાબ હિસાબ નઈ ને વરે તો કેટલા ઘડિયાળ તો ડાયવર્ઝન રોડ છે શું છે ડાયવર્ઝન ડાયવર્ઝન તેમાં જેટલા લાભ ઉઠાઈ ગયા એટલે કામ બધાને કઈ મળવાનું નહીં લાભ બસ ચાલુ સંતોમાં ઉપદેશ અને આચરણ વચ્ચે જે તફાવત જોવા મળે છે એટલે આજે શ્રદ્ધા નથી પડતી એટલે આજે શ્રદ્ધા નથી પડતી ઉપદેશ આપવાનો કોઈ અધિકાર જ નથી જેના આચરણ હોય તેને જ અધિકાર બીજા કોઈ અધિકાર નથી આચરણ માં હોય ને હું બીડી નથી તો હોય તમારે ઉપદેશ આપી શકાય બીડી ના પીવાય જો આજે આજે બધા એવું આજે બધા ઉપદેશ જ આપતા હોય છે એટલે મુશ્કેલી પડે આપણા લોકો આપણા લોકો જેવા છે તો આગળ પહેવા જશે શું કરે અને સંત ના વર્તુળમાં અને દુર્જન નો આશરો પણ નહીં લઈ શકે સંતો એવી સ્થિતિ હોવી જોઈએ તજના વર્તુળમાં દુર્જન આવી શકે નહીં અને દુર્જન નો આશરો નહીં લઈ શકે સંત ને દુર્જન નો આશરો નહીં લઈ શકે સંત દુર્જન નો આશરો નહીં લઈ શકે એવી સ્થિતિ થવી જોઈએ સંતો સંત હોય તો વસ્તુ જુદી વસ્તુ સંતો હા એ ખોયા ધરી આપણે લોકો સંત થઈ બેઠા છે લોકો સંત એટલે શું આખી જિંદગી પોતાનું નહીં પારકા હારું જીવે પોતાનું નહીં ઘરના માટે નહીં બહેરી માટે છોકરા માટે પારકા હારું જીવે નમસન ખબર ને તમે સમજ મારી હું શું કહેવા માંગુ છે આ તો બધા પોતાના હારું જીવે છે હા કઈ પીને એટલે ધર્મ નો ભ્રષ્ટાચાર થયો કે ને જોઈને ભ્રષ્ટાચાર થયો એટલે ધર્મ નો ભ્રષ્ટાચાર થયો અને સંતો ને જોઈને ભ્રષ્ટાચાર એ તો આ કળિયુગ છે એટલે એવું છે લોકો સમજવું જોઈએ <laughs> માટે બોર્ડ મારે પણ એના માટે બોર્ડ ના મારે કારણ લોકો લોકો લાલતું છે લોકો ને આવું જોઈએ છે સંત ને સોંપી દીધા પછી કર્તવ્ય તેવા ને તેવા તો ભલું થાય સંત ને સોંપી દીધા પછી સંત ને સોંપી દીધા પછી કર્તવ્ય એનું એ રહે તો લાભ થાય સંત ને ભાર સોંપી દીધા પછી કર્તવ્ય થાય જૂનું જૂનું કર્તવ્ય થાય સંત ને સોંપી દીધા પછી એનું એ જ આચરણ રહે તો એનાથી કઈ લાભ થાય એ વસ્તુ જુદી છે એ વસ્તુ સંત ને સોંપ્યા પછી અને શ્રદ્ધામાં ફરી જાય વર્તનમાં એકદમ ના ફરી જાય ખબર પડે ને શ્રદ્ધા આખી ફેરફાર થઈ જાય અભિપ્રાય તૂટી જાય જેમ ચોરીઓ કરતો હોય ને તો ચોરી કરવાનો અભિપ્રાય એના મૂળમાંથી તૂટી જાય પણ રિએક્શનો જે પેલા ચોરીઓ કરી છે તેના રિએક્શન આવે શું આવે ખબર ને આપડે તો અભિપ્રાય જોવાનો તારા શું આજે અભિપ્રાય છે તારી દાણા શું છે બિલકુલ ચોરી કરી એ મારી જાતને બિલકુલ ખરાબ લાગે છે બસ એટલું જ જોવાનું આચાર ફરે નહીં આચાર તો જલ્દી ફરે નહીં કળિયુગમાં સીધા આચાર ફરે અને પછી સંતો આ બધા નાના નાના બાળકોમાં ત્યાગની તાત્કાલિક ખોટી ભાવના કારણ કે કાચું મગજ છે <laughs> તે વખતે એને સંત જતી કરીને લઈ જાય આ પરિસ્થિતિ વ્યાજબી છે નાની ઉંમરમાં નાના નાના બાળકોને સંતો જે એમની જે ટેવો હોય એ ને એમની એમ જ રાખે અને એને ફોસલાવીને સાથે લઈ જાય ત્યાગ કરાયા વગર દીક્ષા આપીને બરાબર છે એ સંતોષ લોકોના છોકરા ઉઠાઈ જનારા બાવા એ કહેવાય સંત તો સંત આવા છોકરો હંગરે નહીં લે નહીં મોટી ઉંમરના માણસ હોય સમજદાર હોય તેને દીક્ષા આપે છોકરાને પટાવે એટલે આજે આવેશ આવી જાય વાતો સાંભળીને અને પછી તણાઈ જવાય તેની પાછળ અને પછી અપનાવી દીધો અને સાધુ બનાવી દીધો ત્યારે પછી રિએક્શન આવે એટલે આજે એની વાતોમાં આવેશ આવી જાય અને ફોસલાવી દે અને એને સાધુ બનાવી દે બહુ આ બધા એના તેના જ છે ઘણા ખરા એવા જ છે બધા તે બન્યો સાધુ તે ફસાયો અને ફસાવનારો ફસાયો બધું ફસાયું એમને દુઃખ ગયા નથી એમને દુઃખ બહુ પડ્યા પણ પબ્લિક જ એવી છે પબ્લિક વાંકી છે લાકડો વાંકો હોય ને કરવતી વાંકી જોઈએ કરવતી સીધી હોય ભૂલી જાય એટલે સાધુ સંતોષ નથી વાંકા મળ્યા લોકો વાંકું છે આવા લોક સીધું થશે ને એટલે પેલા સીધા સીધું થવા મળ્યું લોક લોકો આવો નહીં જોઈતા બહુ કંટાળી ગયા થાકી ગયા તેને લઈને જ આ બધા સાધુ સંતો ની પાછળ દોડે છે આજે રોજબરોજ નો વ્યવહાર એવો તૃપ્ત થઈ ગયો ત્રાસિત થઈ ગયો છે કે જેને લઈને થોડું સાંભળીએ એમ કે સંતોષ માનીએ પછી સાંભળવીને સંતોષ આચરણ માં નહીં આવે એવી સ્થિતિ આજે સમાજની છે એટલે રોજ બરોજ નો વ્યવહાર એટલો ત્રાસ વાળો થઈ ગયો છે કે સંતો નું સાંભળીને બસ બેસી રહે છે આચરણ માં આવતું નથી આજે આચરણ બનાવે ને આચરણ નો સવાલ નથી પણ શ્રદ્ધા બેસી જવી જોઈએ કે હા આ સાચી વાત છે ને આ ખોટી વાત છે હું ખોટી કરી રહ્યો છું હું ભાન રહેવું જોઈએ એને તમે સમજો ને પણ હું ખોટી કરી રહ્યો છું ભાન રહે જ નહીં ને માણસ હું જે કરું છું બરોબર જ છે કે જો સંતનામાં છે નથી ત્યાં આજે તેથી જ મુશ્કેલી તે છે તમે શું હતો એવા ભાઈ છે ભાઈ થોડા ઘણા કોઈ કોઈ હોય છે તે પારકા હારું જીવતા હોય જેમ આ આબો છે ને તે પારકા હારું જીવે છે ને તે પોતા હારું જીવે છે તે ફળ આપીને જીવે છે તે ફળ આપીને જીવે છે ફળ આપે છે લાકડું આપે છે ફળ આપે છે બધું લોકો સારું જ આપે છે જીવે લોકો હારું જીવે છે ફળો આપે છે એવી રીતે જો સંત હવા હોય ને તો સંત કહેવાય બાકી સંત ના કહેવાય હારું જીવે એનું નામ સંત અને ભગવાન નું પ્રતિનિધિત્વ ધરાવે એ જ્ઞાની પુરુષ કહેવાય શું કહેવાય ભગવાન નું પ્રતિનિધિ ધરાવે છે એ જ્ઞાની પુરુષ કહેવાય જ્ઞાની પુરુષ દેહ ના માલિક ના હોય એ ઓળખાય કેવી રીતે કે આ ભગવાન જ્ઞાની પુરુષ એ ઓળખાય કેવી રીતે કે આ ભગવાન નું પ્રતિક છે એમને બે ધોલ મારે ઓળખી જાય ભગવાન ગાળો દે ને એટલે ઓળખી જાય આમ ફેન ના મળે આશીર્વાદ આપે ઉડતા તમે સમજ પડી ને એમને જેલમાં ગાલવાનો હોય ને તો એને હડા પરથી આનંદ ના તૂટે મોડું દિગેલ વાળું ના થઈ જાય ને આ લોકો ડીએલ મળેલો ચોપડો થઈ જશે ને જ્ઞાની પુરુષ ચડેકા નિરંતર એક જ સરખું એનું વલણ હોય રાત્રે ઉઠાડો બે વાગે બે વાગે સિક્રેસી ના હોય સિક્રેસી એટલે બારણો વાંચીને એમ કે મારું કોઈ જવાનું એવું ના હોય શું રાતે જેને આવવું હોય તેને શું કારણ સિક્રેસી દાખવાને આ સંસારીઓનું હોય જ્ઞાની સિક્રેસી હતી છે જે દીનો માલિક નથી તેને સિક્રેસી હતી બુદ્ધિ ના હોય જ્ઞાની પુરુષ એક છોટો બુદ્ધિ ના આ તો બધા જ્ઞાની થઈ બેઠા હિન્દુસ્તાન માં બુદ્ધિ વાળા બધા એક એક થી ચડે બુદ્ધિ એટલે હરીફ બધી ઘોડા રેસ માં ઉતરે છે ને રેસકોર્સ માં એવા ઉતરે લોકો આ સંતો પોતાની સેવા ગરીબો આજે જે ઘટાડ પ્રવૃત્તિ ચાલી રહી છે કે ગરીબોને હળદૂત કરીને કે હજકૂતોનો તિરસ્કાર કરીને જે હળદૂત પ્રવૃત્તિ ચાલી છે એમાંથી ધર્મ પરિવર્તન થઈ રહેલું છે પાણી છે ત્યારે એ ધર્મ પરિવર્તનમાં આ સંતો એને અપનાવવાની વાત કરવાને બદલે દૂર રાખવાની હજુ વાત ચાલી રહી છે તે હું ગરીબોને હળધૂત કરીને જે સંતો એને દૂર કાઢી નાખે છે એના બદલે એને અપનાવવાની વાત હોવી જોઈએ આપડા સંતોષ ન હોય તો સંત હોય તો આપડે ફરિયાદ કરી બે પ્રકારના સંતો શંકરાચાર્ય સંત અને સાચો સંત કુસંત એટલે સંતરા નામ પર ઊંધું કરે તે શંકરાચાર્ય શંકરાચાર્ય શંકરાચાર્ય વાત શંકરાચાર્ય ગયા બહુ વર્ષે એમની વાત અત્યારે કરીશું શંકરાચાર્ય એ સંત કેવાય અને એમના વાતમાં પડવા જેવું નથી આગળ થઈ ગયા એ લોકો આજે ના બોલાવાય આપડે અમે તો ગયેલા માણસ એમના જે વારસો છે ચાલુ શંકરાચાર્ય ચાલુ શંકરાચાર્ય એમના વારસો ગાદી પર છે એ સંતો કેવાય કે નહીં બ્રાહ્મણો પેટે બધા બ્રાહ્મણો છે ને બધા બ્રાહ્મણ કોને કેવાય કર્મે બ્રાહ્મણ એમના બ્રાહ્મણ કેવાય સમજ ને પછી આ બ્રાહ્મણ ના છોકરા છોકરા છોકરા છોકરા એટલે દુધિયા કેવાય એવું શંકરાચાર્ય પાસે દુધિયા જ ઉગ્યા કરે છે બધા સમજ ને ગાંધીજી ગાંધીજીની અને સંતની વાતમાં કેટલો તફાવત કેટલો તફાવત ગાંધીજી સંત જ કહેવાય મહાન સંત કહેવાય ગાંધીજી ની ક્યાં વાત કરો છો પારકા હારું જીવાય કોના હારું જીવે એમ પોતા કેવો તફાત કરો છો નહીં એટલે મોટા મોટા સંત આવા સંત પાકવા મુશ્કેલ છે એટલે એ સમાજને સાથે લઈને ચાલવાને માટેનો પ્રયાસ કરનારા સંત હતા અને આજે હમણાં જે ચાલે છે અગર ગાંધીની વખતમાં પણ સંતો ચાલતા હતા તે આચરણ અને ઉપદેશ નો તફાવત થી ચાલ્યા એટલે બે સંત માં તફાવત તમે કહો કે મહાન છે ગાંધી સંત એ એવા સંતો આજે જરૂર નથી ને કે દુનિયા ને દોરવવા માટે ગાંધીજી સમાજ ને સાથે લઈને ચાલનારા હતા એટલે એમનું પોતાનું જે આચરણ હતું એ પ્રમાણે ચાલનારા હતા જયારે અત્યારના સંતોની અંદર એ આચરણ જોવા નથી સંતો જ નહીં સંતો કહો તે ખોટું કહેવાય સંતોષ કોઈ આયા હોય એવા સંતો આપડે એમ બાર લોકો કે કોણ આવી શકે દિવેર ઓફ એટલું એમને લુચ્ચા છે ચોર છે એવું ના કેવું આપડે કોક ને એમ કેવું બિવેરો બોર્ડ થઈ જવું આપડે સૂર્યનારાયણ ઉગે અંધારું ઉભું રે ખરું હા સૂર્ય તૈયારીમાં છે આપણે ઝપકારા મારી રહ્યો પછી આ બધા ભાગી જશે ક્યાંય ભાગી પબ્લિક જ ગણખાર છે ને પબ્લિક અત્યારે તો લાલતું છે ને મારે છોકરા ને છોકરો થાય ને એટલા સારું બાવા પાસે કેવાતા સંતો ને પગે લાગીને પછી એના ઓઠાની કે હું મારું બધું જેવું તેવું ચલાવ્યા કરું સંતો શું કે છે છોકરા નોકરી ના હોય તો હું કરી આપીશ આવજો તમને હું એ કરી આપીશ વિધિ કરી આપી અને લાલતું લોકો છે લાલતું પાછળ ફર્યા કરે લાલતું હોય તો દુતારા ભૂખે ને મરે નહીં તો આજના કહેવાતા સંતોની પાછળ એ એનું પોતાનું બધું કરી લે છે માં મુખ્ય ગુણ બે હોય એક લક્ષ્મી નો સ્વીકાર ના કરતા હોય અને એક સ્ત્રી નો વિચાર ના કરતા હોય શું કહે આ બે ના હોય ત્યાં જાણું કઈ સંત છે અહંકાર હોય તો વાંધો આપડે કઈ બાપજી બાપજી તો થઈ જાય એ વાંધો નહીં સમજ ને અને સત્પુરુષ નાની પુરુષ સત્પુરુષ કોને કહેવાય કે અહંકાર પણ ના હોવો જોઈએ સત એટલે અવિનાશી કહેવાય અને સંત એ વિનાશી કહેવાય એટલે અહંકાર હોય સંત ને પણ આ બે ના હોવું જોઈએ લખણ લક્ષ્મી નો અને સ્ત્રી નો તમારે મોડે કહી શકાય કોઈ સંત આવ્યો તો કઈ આ અમારા એક દાદા ભગવાન છે એમને આવું કહ્યું હતું અમને વ્યાખ્યા તે તમને વ્યાખ્યા ઠીક લાગતી હોય તો અમે તમારી પાસે બેસીએ નહીં તો ઠીક ના લાગતી અમે જઈએ બીજી જગ્યાએ સ્વામિનારાયણ વાળા સ્ત્રીઓને પાસે જ નથી આવવા દેતા પણ સ્વામિનારાયણ વાળા સ્ત્રીઓને પાસે જ નથી આવવા દેતા જુદું છે માર્ગ એ એ લોકોનો એ લોકો શું કહેવાય સ્વામિનારાયણ નથી જાણો છો ને સહેજાનંદ સ્વામી ગ્રેટેસ્ટ સમાજ સુધારક હતા શું કે છે સમાજ સુધારક સહેજાનંદ સ્વામી જે થઈ ગયા ગ્રેટેસ્ટ સમાજ સુધારક છે સમાજ સુધારક ના છે લોકો એમ દારૂ પીતા હોય તેને છોડાવે ગોજો પીતા હોય તેને છોડાવે બીડીઓ પીતા હોય તેને છોડાવે ઝુકટું રમતા હોય તેને છોડાવે અને ચોરી ચોરી કરતો હોય તો છોડાવે બધું છોડા બહુ માણસ સુધાર્યા આપ સમજમાં આવે છે ને કે તે રસ્તાને આપણે બહુ આડે આવવા જેવું નથી તો સ્ત્રીને સ્ત્રીને જોતા નથી જેથી કરીને આપણે બીજો ગુનો એને કર્યો નથી બિચારે બીજો શું ગુનો એનાથી એમને ફાયદો થાય છે એમનું ભ્રંચર્ય સચાઈ રહે એ સારી વસ્તુ છે શું ખોટું જો કાયદાના આધારે સ્ત્રી તો એની મદદ નહીં હોતી સ્ત્રી એની મદદ નહીં હોય એટલે કે એ ભાગ કરવો જોઈએ આટલું બધું અપમાન ના કરવું જોઈએ પણ છતાં કરે છે તો ચલાવી લેવા જેવું પણ હા ઘણા કરતા આ બિરારોપ કરતા સારા છે આ બિરારોપ કરતા સારા છે એ પૈસા લે છે પણ પૈસા મંદિરો બાંધવા માટે ઘેર કશું ઘર હોય જ નહીં બૈરી છોકરા હોય ને પછી ઘર હા મંદિરો બાંધવાનો પણ જે અત્યારે ચાલ્યો છે રોગ એ અતિશય વધારે છે મંદિરો બાંધવાનો જે રોગ ચાલ્યો છે અત્યારે તે અતિશય ખરાબ છે અતિશય વધારે પડતો છે આ દેશમાં આ ફર્યું છે ને એ બે મહિલ લાંબુ હોય ફર્યું તો આપણે બે મહિલ સુધી ચાલીએ તો આપણને ભગવાન યાદ આવે ને પણ બબે ફલંગે કે કોઈ મંદિર હોય ને મંદિર હોય છે આ લોકોને ભગવાન યાદ આવે એવા નથી આ હિન્દુસ્તાન પ્રજા એટલા માટે આ લોકો મંદિરો ની બહુ જ જરૂર છે મંદિર નું પ્રતિક આપણે તો સોપારી થી પણ ગણપતિ નું સ્થાપન કરીએ તો આવડું મોટું છે તે મંદિર કરવાનું કામ એમ લાખ નું મંદિર નું પ્રતિક આપણે તો સોપારી ને પણ પ્રતિક માની અને એની પૂજા કરીએ પણ આવડું મોટું મંદિર બનાવવાની શી જરૂર એમ એવું છે ને કે આની પાછળ માણસ ના હાથના ખેલ નથી આ કોઈ પણ માણસ ને કોઈ પણ એના કોઈ પણ માણસ આ દુનિયામાં કોઈ માણસ એવો જન્મ્યો નથી દુનિયામાં સારું વાત સમજી છે આ દુનિયામાં કોઈ પણ માણસ એવો જન્મ નથી જેને ઠંડા જવાની સ્વતંત્ર શક્તિ હોય એટલે મંદિર બાંધે છે તે કોઈ એને પોતાની શક્તિથી નહીં બધતો એ બધું આ બધી કુદરત ની ઈચ્છા પ્રમાણે બધું થઈ રહ્યું છે ભગવાન ની ઈચ્છા પ્રમાણે નહીં નેચરલ બધું છે એટલે એમાં બહુ ઊંડા ઉતરવું નહીં સમજ ને મંદિર ઊંડા ક્યાં ઉતરવું કે જ્યાં બિહેર હોય ત્યાં ઊંડા ઉતરવું મંદિરો બચતા ના બચતા તોડતા હોય તેમાં ઊંડા ઉતરવું સમજ ભાઈ આપણે મુસલમાન તોડવા મળે ને તેમાં ના ઊંડા ઉતરવું સોમનાથ તોડી નાખે અને પહોંચતા હોય તો ઊંડા ના ઉતરવું કારણ એની પાછળ નેચર નો હાથ છે શું છે હા આની પાછળ નીચે નો પણ આ તો રોકી ઉઘાડી દીધી ઉઘાડ્યો ટીબી આ બીજા ફરા તો ઉઘાડ્યો ટીબી એકદમ ટીબી રોગ લાગી છે દરેક માણસ ના સમજ પડે તને આ સંતો નો એટલા માટે આપણે બીજા બોલવાનું પછી મંદિરો બંદિરો બાંધવા દે ને જે બાંધવા છે તો બચશે નહીં પેલા આવડી આવડી ડેરી કરતા હતા ને અત્યારે કારું આયુષ કઈ નાખે ના ઉપલબ્ધ નું નોનું નાખે કઈ દેલું અને સરકાર પકડવા તૈયાર થઈ એટલે નાખી દે <laughs> ધરતીકમ થયો ને તે દેરાસર સુધી પહેરી જાય આપડે ધરતીકમ માં દેરાસર રહે ધરતીકમ માં દેરાસર રહેશે હા ઘણો ઘણો રહી જાય કારણ કે એની પાસે દેવ લોકો પાસે એ હોય પણ કામ લાગશે આપણને હા એ છે રેલ આવ્યો કોઈ બોલે ને કેવું ડેરા સમજી બેઠા હોય કેવી ઠંડક લાગે એ બધું આ બંધો ના ભૂલ આ ચેતનારા હોય ને બિહેર જે પબ્લિક ને નુકસાન કરી રહ્યા છે નિરંતર અને તે જતા રહેવાના કચકચ કરવા જાય ની બહુ વસ્તી લોકો કચકચ કરે પણ કશું વળતું વળતું નતું શું નામ આપનું હું ખરેખર ગોકુલભાઈ છું ને એટલી તપાસ કરવાની જરૂર છે હું માની બેઠો છું છોટુભાઈ બધા લોકો નિર્ગુણ નિરાકાર ને ભજવાને બદલે નામ સ્વરૂપ ને ભજવાની જે વાત છે એમાંથી ઉભી થાય છે ને નામ રૂપ સગુણ ની જે ભજવાની રીત છે એ રીત કરતા નિર્ગુણ નહીં એવું કે છે કે નિરાકાર નિર્ગુણ ને ભજવાની વાત હતી એને બદલે નામ રૂપ સાથે સગુણ ને જે ભજવાની વાત ઉભી થઈ છે આમાંથી જ ઉભી થઈ છે ને એમ નિરાકાર નિર્ગુણ ને ભજવું જોઈએ તેના બદલે નામ રૂપ સાથે સગુણ ને ભજવાની જે વાત ઉભી થઈ છે એમાંથી ઉભી નહીં થઈ એટલે ઓળખ ભગવાન ની સીધી ઓળખ આપણે એ વાત એમાં સુધી નહીં થઈ વાત આવી છે કે તમે ગોકુભાઈ છો એ તમે કોણ છો ખરેખર નહીં જાણતા હોવાથી લોકોએ નામ પાડ્યું નામ તે તમે એમ માની લીધું કે આમ હું છું પણ તમારું નામ છે તમે ન તમે તો જુદા છો નામ થી જુદા છો તમે નામના માલિક છો my name is Gokulbhai not I ને એટલે તમારા માલિક છો પણ તમે કોણ છો એ તમે જાણ્યું નથી ત્યાં સુધી આ બધો ડખો છે એ જાણો કે ગયો નિવેડો તમે સમજો ને પેલું હું કોણ છું એ તો જાણવું પડે આમ નામ જાણ્યા વગર પરણવા જાય કઈ જતા લોકો આપડા લોકો પહેલા પછી બાપા એ થાય બધું એનો શોખ નથી ના શોખ તો રાખે કઈ શોખ રાખે પાલવે <laughs> ધણી મરી ગયા પછી બહેરી શોખ બોલે પણ રાખે પાડવું એવું છે ખાવું પીવું બધું કરવું પડશે એટલે વાત તો ભગુભાઈ સમજવી પડશે ને ક્યાં સુધી આવું બોલ ચાલશે શરીર ના અંદર ના શત્રુઓ નો નાશ કેવી રીતે કરવો બહાર ના શત્રુઓ નાશ થઈ જાય એટલે અંદર થઈ જાય બસ એટલે કે એ આર્થિક નુકસાન કરનારા હોય છે અંદરના શત્રુઓ શરીર ને ક્ષીણ કરનારા આવજો મુંબઈ શત્રુઓ અંદર શત્રુઓ નાશ કરી આપી એ મનને પણ વિઘ્નો ઉત્પન્ન કરે એમનું કેવું એવું છે કે શરીરના અંદરના જે શત્રુઓ છે એ મન ને પણ વિઘ્ન કરે છે શરીર ને પણ કરે છે એટલે એની વાત કરે છે નાશ થઈ ગયા છે પણ જ્ઞાન લીધું ને નાશ થઈ ગયા તમને પેલું પેલો પેલો પરિચય થતો નથી ક્રોધ માન માયા લોભ રાગ સળ સળ વિભુ બધા નાશ થઈ ગયા શરીર ની અંદર રોગો થી ઉત્પન્ન આજ્ઞા પાડી પછી આજ્ઞા પાડી રોગો થી ઉત્પન્ન થયેલા શત્રુઓ શારીરિક રોગો એ કે છે કે શરીર ની અંદર શારીરિક રોગો થી ઉત્પન્ન થયેલા શત્રુઓ એનું શું આમ રોગો થી ઉત્પન્ન થયેલા શત્રુ મેરે ધીમે ધીમે ઓછા થઈ જશે એ ધીમે ધીમે ઓછા થઈ જાય આ દાદા ભગવાન સિંહ જે કારણે બધું અત્યારે આજ્ઞા પાડો છો જ્ઞાન લીધો બધી છોટુભાઈ મારું નામ એમનું નામ છોટુભાઈ છે દાદા ભગવાન છે અને નેતા સામા બેઠેલા તે સાક્ષાત્કાર આવા નહીં આવા દાદા ભગવાન હતા તો તે સ્વરૂપ બતાવો આ તો જ્ઞાની પુરુષ છે ભગવાન નું પ્રતિનિધિ પદ ધરાવે છે ઈશ્વર નું સ્વરૂપ પ્રતિનિધિ પદ ધરાવે છે એ કે છે કે એ દાદા ભગવાન નું સ્વરૂપ દેખાડો ને એ ઈશ્વર નું સ્વરૂપ દેખાતું નથી એ જ એ પ્રગટ થયેલું સ્વરૂપ છે ચૌદ દુઃખ નો નાથ જે માગો એ મને એવું જે માગો એ માગતો ના આવે તેને હું શું કરું જે માગો એ માગતા ના આવડતું હોય તો શું કરવું કે છે આ બુદ્ધિ જઈ રાખવા <laughs> બેઠો છે ને મને પહેરતા ના આવડતું શું કરીશ કે છે વાણિયા બુદ્ધિ પ્રમાણે માગેલું કે હું આંધળો છતાં ભગવાન રાજી છે હાથમાં મારે છોકરાને ઈજકતો જોઉં એટલે પેલા વાણિયા ની વાત કરે છે ને કે આંધળો હતો ને વાણિયા બુદ્ધિ થી માગ્યું કે વાણિયા આવડે બીજા આવે <laughs> પણ ભગવાને પછી નક્કી કર્યું કે આપડે જાત જોઈને આવું બોલવું ભગવાન નક્કી કર્યું કે પૂછવું અને તમારી કઈ જાત છે બ્રાહ્મણ હોય તો વાંધો નથી પટેલ હોય તો વાંધો નથી ક્ષત્રિય હોય તો વાંધો નથી રજપૂત હોય તો વાંધો નથી પણ વણિક હોય તારે વાંધો એવું સમજી જાય દેખાતું નતું અને ભગવાન ખુશ થઈ ગયા કે તારે કઈ જે માગવું હોય માગ ભગવાન મને એમ કે બિચારો વાંકે વાંથળો છે તો વાંક્યો માગશે તારે આપી ભગવાન માગવાનું કહ્યું એટલે કે સાહેબ તમે આપવાનું કહ્યું તારું મને વિચારીને માગી લેવા દે કે ભગવાન કે ભાઈ વિચારીને માગી લે પણ તું માગી ને કઈ એટલે અંદર ઉતાર વિચાર